ભારત વર્ષના મનુષ્ય સામાન્ય કેમ નથી ભારત વર્ષના મનુષ્યો સામાન્ય કેમ નથી ભારત વર્ષના મનુષ્યો સામાન્ય કેમ નથી એ જીવે ત્યાં ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ આપણા દેશની ક્યાં થયા કેવા અમેરિકા અને કેવા આપણા દેશના માણસો કઈ એના કિંમત સમજાઈ નહીં કે શું આપણા માણસની સ્થિતિ ક્યાં અમેરિકા આ ફોરેનના બધા લોકો એ તમારા ભલે આમ તમને પૈસા વાળા દેખાતા હોય સુખી દેખાતા હોય પણ ડેવલપમેન્ટ કેટલું છે આત્મિક ડેવલપમેન્ટ માટે આધ્યાત્મિક ડેવલપમેન્ટ માટે આધ્યાત્મિક ડેવલપમેન્ટ માટે હા એ માણસ નું છે તે એનું થર્મોમીટર તો માણસો તો આફ્રિકાનું જીવે છે ને આપણે શરીર મજબૂત કઈ માણસ દાદાની ભક્તિ લોકો સાથે એરપોર્ટ પર જાય ત્યારે સ્ત્રીલા હાથ કરે નહીં હોલ ના હાથ ગાલે નહીં આમ ક્યારમાં આપણા લોકો ના ગાલે નહીં એ લોકો ગાલે ખરે એ લોકો ચાર હજાર પગાર મળતો હોય તો મહિનો થઈ થઈ નહીં ખરા જવાડો છે અને તમારે પંદરસો મૂક્યા હોય બેંકમાં તમને કેમ લાગે બરોબર છે તમારું ડેવલપમેન્ટ છે આ શું છે અને એ તો હાથ નો હોય તો પેલો પેલો ફૂટબોલ રમતો હોય અત્યારે તમને રમવાનું કહેતા કે તેમાં શું રમવાનું છે તમે કશું બીજી પેરવીમાં જ હોય શું કહ્યું આવા કામમાં ના પડો તમે આ તો બારે પણ કામ બધું શું કહ્યું અમેરિકા અધ્યાત્મ ડેવલપના હિસાબે અમેરિકા એ કિન્દર ના માણસ છે તમે છે તે કોલેજના માણસ થોડું ઘણું તમને અનુભવથી સમજાતું છે નહીં પછી શ્રીમંત હોય ને એ બધી જૂન વસ્તુ જુદી છે એ તો એ જેટલું સમજે ને આ બાળક બાળક ચિંતા કરતો હોય મોટો ઘરનો મોટો માણસ કિન્દર ગાર્ડનનો છોકરો ચિંતા કરે કે ઘરનો મોટો માણસ કરે ત્યાં ચિંતા મોટા માણસ ઇન્ડિયા ન કરવાની અમને ચિંતા મારે ગરમ ચિંતા ઇન્ડિયા મોટી ગુના કરે એમના લોભ બહુ ના હોય એટલે આપડે તો હાથ પેઢી લોભ કેવું અને એમનો છોકરો દડા વિલિયમ થાય વિલિયમ છૂટો કરે અને પોતે જ જાય અને આપણે તો ગઈડિયા કે છોકરાનો છોકરો હોય તો કે હાથ પેઢી સુધીનો લોભ રાખે પણ એવી રીતે લોભ રાખવો જોઈએ એવી રીતે લોભ રાખવો જોઈએ એવી રીતે લોભ રાખવો જોઈએ એ લોભ એ ડેવલપમેન્ટ રાખવો ના જોઈએ એ ડેવલપમેન્ટ છે લોભ આપવો જોઈએ અક્કલ વગરનું કામ છે કે અક્કલ વાળાનું કામ છે અમને લોભ લોભ કરાવવા જઈએ ના થાય પણ જેટલા લોભ વધારો એટલું બંધન વધી જાય ને જેટલો લોભ વધારે એટલું બંધન વધી જાય ને બંધન વધી જાય બંધન વધી જાય પણ મોટી બનાવ એ જ કરે ને મોટી બનાવ તો પોતાના હાથ એ કઈ હત્યાવારી છે અને આ તો પૈસા ના હોય તો સમજુ થતું કહીને ગાડી ચલાવે તમે રાખી ગયો એટલા માટે ભાઈ આપણે ઊંધું થતું ના કરવું પણ ના આવતા અને છોડીઓની પાસે ખર્ચ કરાવો છોકરાની પાસે ખર્ચ કરવો પણ જાતે બહુ વાપરો નહીં પારકા માટે વાપરવાનું સિસ્ટમ શીખેલા એ ભલે માનની ખાતર હોય ગમે તેની ખાતર હોય પણ એ હિતકારી છે બધું આગળ વધવાનું ડેવલપમેન્ટ થવાનું કારણ છે અને એ લોકો બીજા કઈ લગ્ન લગ્ન કશું ખર્ચ કરવાનું નહીં ને એમને બહુ ટકાય નહીં ને ટકી ટકી ના ટકાય અને આપણે તો એસી વર્ષો થયો તો હજી એવું વડો વડા કરતા કરતા એસી વર્ષ હિન્દુસ્તાનમાં ધણીઓ બૈરીને મારે પણ બહુ છે ને ધણી બૈરીને મારે તો શું કરમ ટકીને રહેવું જોઈએ માર ખાઈને પણ એ તો છૂટકો જ નહીં ને તકીનો સમાજ એવો છે ને એ બહેરી કહે તું જતી રહેતો નથી કારણ કે મારે મારા બા બાપ કે છે મારા બા બાપનું શું થશે ભણવાનું શું થશે સમાજનું એવું દબાણ છે એવું પડશે એટલે વાત એમ છે કે ધણીએ ન મારવું જોઈએ છતાં મારે છે એ ગુનો છે તે નબળીઓ કાઢવાની આપણે કહીએ છીએ શું કરું મરાય કેમ કરીને સ્ત્રીથી પુરુષને કેમ આથડાડે હિન્દુસ્તાન બધા પુરુષને શું આથડાડે અમેરિકામાં આવે એવું થઈ ગયું દાદા અહીંયા એવું થયું છે હવે મારા જ અહીંયા ના ના સંસ્કાર આપનારા રહ્યા ને એટલે પછી કોઈ સંસ્કારી સારી વાત શીખવાડનાર કોઈ રહે નહીં તો પછી માણસ ઉધેર સંસ્કાર મારી પાસે પચાસ પાંચસો છોકરા આવ્યા છે તેને બ્રહ્મચર્ય પાડવું છે વીસ પચીસ પચીસ વર્ષના છોકરાઓ આવ્યા તે ઊંચી નાતના બધા બ્રાહ્મણ વાણિયા પટેલ એમને મેં કહ્યું કેમ ભાઈ તમારે તમે પાણો તો મને વાંધો નથી તેમના અમે અહીં ગમઝેર તરીકે તમારે રાખો મેં એમને કહ્યું કંઈ કે કેમ તમને વાંધો આવે છે ભણવાનો કે છે તમે તમે તમે આમ બે હોય મોડું દેખાય છે મેં કહ્યું ભણવા બાંધો છો છોકરા કહ્યું ભણો ને છોકરી ઓછી થાય અમારા મા બાપ નું સુખ જોયું એટલે અમારે જાણી જોઈ ગયું પાણવામાં નથી એવું છોકરા બોલે શું બોલે છે મા બાપ કેટલું છે એમાં જોયું કે એટલે શું જોયું રોજ કકડાટ જીવન આપણું લાઈફ હોય આપણે ઇન્ડિયનો ઋષિ મુનિઓના પુત્રો ફૂલ ડેવલપ દ્વારા આપણને કેમ છે ઘરમાં એક દાડો મતભેદ નતો મતભેદ કરે છે એ અક્કલ ઓછી કપટતા બુદ્ધિ ઓછી બુદ્ધિથી વિચારે તો મતભેદ કરે પણ બુદ્ધિ ઓછી હોય ને તે મતભેદ કરે અને પોતાની જાતને બુદ્ધિશાળી માનતો હોય બુદ્ધિશાળી એનું નામ કે ઘરમાં સેફ સાઈડ કરે બહાર સેફ સાઈડ કરે સેફ સાઈડ વધારે એનું નામ બુદ્ધિશાળી વાતચીત કરવા વધારે ઘરમાં વધારે ઘરમાં આનંદ કરાવડાવે એમનો બુદ્ધિશાળી બુદ્ધિશાળી દાતો બુદ્ધિશાળી જો વિવેક કરીને કામ કરે એને બુદ્ધિશાળી કહેવાય એને બુદ્ધિશાળી કહેવાય વિવેક પૂર્વક બધાને સુખ વધે એવું ફરી કાઢે સુખ ઘટે એવું ના ફરી કાઢે તો આ તો જ્યાં દફો કરે આખું ઘર બધા એવી લાઈટ કેમ હોય છે આપણે લાઈટ ફેરી શકીએ છીએ આપણે લાઈટ ફેરી શકીએ છીએ આપણા વિચારો ફેરી શકીએ છીએ મતભેદ શેના માટે પડે છે મતભેદ પડવાનું કારણ મતભેદ પડવાનું કારણ સ્વાર્થ છે મતભેદ પડવાનું કારણ સ્વાર્થ શ્રાદ્ધ તો કોઈ શ્રાદ્ધ એનું નામ શ્રાદ્ધ એનું નામ કહેવાય કે ઝઘડો ન કરે એનું નામ શ્રાદ્ધ કહેવાય તો શ્રાદ્ધમાં સુખ શ્રાદ્ધમાં હંમેશા સુખ હોય ભૌતિક સ્વાર્થ હોય તો એમાં દુઃખ આધ્યાત્મિક સ્વાર્થ હોય તો એમાં સુખ હોય ભૌતિક સ્વાર્થમાં તો દુઃખ હોય ને ભૌતિક સ્વાર્થમાં તો દુઃખ જ હોય ને હા પણ ભૌતિક સ્વાર્થ એ ડાયો હોય પોતાનું સુખ જે છે જતું ના ઓછું ના થાય વધે એવું રાખે અરે બગાડ કરીને ભૌતિક પ્યાલા પડી ગયા બહીના હાથમાંથી વીસેક ડોલર નુકસાન થાય એવું થાય તરત એનું મગજ એમ થાય કે ડોલર નુકસાન કર્યું એટલે મને નહીં નુકસાન કર્યું આ તો પડી ગયા હવે હાથમાંથી તારા હાથમાં પડી જાય શું ન્યાય કરવો એવી રીતે ન્યાય આપણે કરવો જોઈએ શું કરવું કેવી ન્યાય કરવો જોઈએ આપણા અને બહારનું હોય તો નોકર હોય તો એવું ના કરાય કારણ કે શા કાયદાથી પડી જાય છે એ પાડે છે પડી જાય છે એનો વિચાર નહીં કરવો જોઈએ નોકર પાડે ખરો જોડે નોકર પાડે ખરો જોડે મેં આવડે આવડે છોકરાને કહી દઉં નંદના કે જા આ કપ બહાર નાખ્યા છોકરા ને આ દાદા ના બૂટ છે બહાર નાખ્યા કોઈ નાખે નહીં નોકરે તોડે નહીં આ તો લોકો મૂર્ખ લોકો નોકરોને હેરાન કરી નાખે એટલે તું નોકર થઈશ ને તો તને ખબર પડશે એટલે આપડે એવું ના કરીએ તો આપણે કોઈ વખત નોકરખાનું વખરતા હોય તો આપણને તે સારું બની આવે એટલે પોતાને બીજાની જગ્યાએ રાખવું જોઈએ પોતાને બીજાની જગ્યાએ રાખવો જોઈએ હા એનું નામ માનવધર્મ પોતાને બીજી જગ્યાએ બીજાની જગ્યાએ રાખવું એનું નામ માનવ ધર્મ બીજો ધર્મ તો બધી આધ્યાત્મતાથી આગળ રહ્યો પણ માનવ ધર્મ એટલે શું કે હું મને કોઈ પણ માણસ જતો હોય એના સાથે કોઈ સ્ત્રી જોઈને એને તરત આકર્ષણ થાય આકર્ષણ થાય તરત જ વિચાર આવે કે મારી બેન ત્યાં કે કોલેજ જાય ત્યાં કોઈક ને કોઈક જુએ તો કેટલું ખરાબ દે બદલા દુખાય એટલું દુખાને થાય માટે આપણે મારી ના જોવું જેને પસ્તાવો કરે રસ્તામાં જતા પાકી રસ્તામાં મારી ઉપાસ મરી ગઈ બરોબર એમાં ત્રણ હજાર દોરી નીકળ્યા એટલે મનમાં એમ થાય ચાલો કોઈ આપણે કોઈ માગી લીધા નથી કે આપણે મફન મળ્યા છે કુદરતી રીતે મળ્યા છે તારે ખરો વિચાર હોય મારો ઘરવાળો ત્યારે શું વિચાર આવે ત્યારે મારું ખોઈ ગયું કેટલી ચિંતા થઈ એવું અને આ ધણી કેટલી ચિંતા થતી છે માટે રાખી બધું ખબર આવું ડેવલપમેન્ટ ના હોવું જોઈએ આપણને દુઃખ થાય જેવું અમારે ના થાય અને તમે પાછું આપ્યું છે તો તમારું પાછું આપનારા મળી આવશે તમે જ પાછું ના આપો તમારું શી પાછું એટલે ડેવલપમેન્ટ આપણે ફેરવવું જોઈએ આવું ના ચાલે આ માણસે જ ના કહેવાય આટલા આટલા ડોલર કમાવ છો તો સુખી નહીં એ કહી દે દાદા શંકરાચાર્યએ કહ્યું છે કે તર્ક તો થાય છે જીવનમાં એવી ન છો એ કે એ વિના તર્ક વિના તો લોજિક થતું જ નથી તો મતભેદ તો દુનિયામાં થવાના છે એમણે કહ્યું ને કે ભાઈ વાસણો પડી જાય પણ મતભેદ તો થવાનું છે કે બહુ અને ઓલામાં બંનેમાં બધી આ જગત આપણે પોતે જ બનાવ્યું છે પોતાના મનથી જગત આપણે પોતે જ બનાવેલું છે પોતાના મનથી બનાવેલું છે હા બરોબર છે ખરું કે છે આ એ તો આપણું જગત આ મોટું જગત કોને બનાવ્યું મોટું જગત મેં જે વાંચ્યું છે એ પ્રમાણે મોટું જગત કોઈ એક વ્યક્તિ કે એક બરોબર કોઈ એક ભગવાને કે એવું કોઈ બનાવેલું નથી એટલે પોતે જ બનાવેલું છે ભગવાને કે કોઈએ બનાવેલું નથી ભગવાને બનાવેલી વસ્તુ નથી છતાં બહાર આપણે બોલવું પડે કે ગોડ ઇઝ ક્રિએટર અને કામ જોયું એટલે જે લોકો સ્ટોરમાં બેસનું કે જે ભાઈ ભગવાનના ભયથી રહ્યા છે સીધા આ તો વિચારક હોય સમજદાર હોય તેને એમ કહેવાય ભગવાન બનાવી બરાબર ને બીજા મૂર્ખ લોકોને તો કેવું પડે ભગવાન બનાવી પણ મૂર્ખ લોકોને તો આપણે જો કીધે રાખીએ કે ભગવાને બનાવ્યું છે એ લોકોને સાચું જ્ઞાન ક્યારે થાય એ મૂર્ખ લોકોને આપણે એમ કહીએ કે ભગવાને બનાવ્યું છે તો એમને સાચું જ્ઞાન ક્યારે થાય એમનું સાચું જ્ઞાન કરવાની જરૂર નથી આપણે કારણ કે લૂંટી સ્કૂલમાં મૂકી લે છે ડેવલપ <laughs> થતો આવશે ને ત્યારે અત્યારે તો આપણા હિન્દુસ્તાનના લોકો માનવા તૈયાર નથી આપણે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ તો હિન્દુસ્તાન લોકો માનવા તૈયાર નથી એ સમજવી બહુ મોટી વાત છે આપણા સંતો એવું બોલે છે ભગવાનને બનાવ્યા ભગવાનને બનાવ્યા ત્યારે મારું કુટુંબ ભગવાનને કેટલા પાર્ટનર છે એકલા છે એક બીજાના ભગવાને બનાવ્યું એ છે God is created correct by relative reply not by real viewpoint. Vastic month of God is not created of this world at all. Only scientific circumstantial evidence they are. અને દરેક જીવ પોતપોતાનો જ પ્રોજેક્ટ કરનારો પ્રોજેક્શન પોતાનું અમુક કોઈ પાર્કો માણસની આ દખલ જ નથી અને ભગવાન કોઈ લાયસન્સ નથી કે અમુક જ માણસ ભગવાન છે એ man I without my God જેને મમતા જીતી રહી માય ખલાસ થઈ જાય આ એ ભગવાન છે શું છે તો મમતા વગરની આ એ ભગવાન છે અને મમતા વાળી આ એ જીવાત્મા છે એટલે આમ સમજે તો કે નિવેડો આવે ને નિવેડો કેમ આવે The world is the puzzle itself, itself, થયેલું તમને શું લાગે જે હોય તે બોલવું આમાં એવું નહીં રાખવું મારો બે જુદું વિચાર થઈ ગયો જુદું વિચાર એટલે મૂકવો અને એના પછી આપણે એને કસોટીએ ચડાવીએ વિચારો ને મેં એક ઠેકાણે વાંચ્યું છે કે શરૂઆતમાં પરમાત્મા પરમાત્મા હતા એમાંથી પછી વિષ્ણુનો અવતાર થયો વિષ્ણુનો જન્મ થયો એટલે શું એમ કે મેં એક જગ્યાએ વાંચ્યું કે શરૂઆતમાં પરમાત્મા હતા અને એમાંથી પછી વિષ્ણુનો અવતાર થયો તો એ શું કલ્પના શરૂઆતમાં હતા એટલે શરૂઆત કઈ સાલ બિગિનિંગ કોને કરશું જે બિગિનિંગ હોય તે એમ થયા બરોબર ને એટલે શબ્દ જ બોલતો નથી શરૂઆતમાં આમ હતું કે ડાયલોગ ભગવાનને ઈચ્છા છે એમાં ઈચ્છા વાળો ભગવાન તો ભિખારો કહેવાય ભગવાનની ઈચ્છા કેમ હોય એટલે લોકોએ કલ્પનાઓ કરી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ God is not created of this world at all only scientific circumstances સંજોગો ભેગા થઈ અને કાર્ય થઈ જાય સંજોગો ભેગા થાય આપણા બધા ભેગા થયા અને આની જગ્યા મળી આ બધું આવું ટાઈમ થયો પાણી પડે વરાપ પડે તો હું ત્યારે હતી તો દેવો વધારે તમે સાંઈ બાબા ને માટે કેટલાક માણસ સાત્વિક હોય છે કેટલાક રજો ગુણ હોય છે કેટલાક તમો ગોળી હોય છે તમો ગુણ ને સત્ય પદાર્થ હોય તપ પ્રધાન હોય રજો ગુણે વાયુ પ્રધાન હોય અને સત્ય ગુણે પિત્ત પ્રધાન હોય એટલે આ ત્રણ ગુણો આપણા ઇન્ડિયામાં હોય અહીં ફોરેનમાં ત્રણ ગુણો ના હોય ફોરેનમાં નાડી ના જોવાય છે આ ત્રણેય ગુણો નર્ક માં હોય છે દરેક વધતા ઓછા વધતું ઓછું કોઈ નામ સત્ય ગુણ હોય ભેગા થયેલા હોય એકલો સાચી ગઈ હોય તો એ આપણા ઇન્ડિયામાં આગળ એટલે આપણે તો નારી તપાસ કરી આપણે સૂર્યનું ચાલે છે આ ફરી વાર નારી વાળી બેન શીખે છે કે ઘણા લોકો માને છે કે સત્ય સાંઈ બાબા ઈશ્વર નો અવતાર છે સત્ય સાંઈ બાબા ઈશ્વર નો અવતાર છે ઘણા એવું માને છે એ તો એની માન્યતાઓ છે કોઈ ઈશ્વર નો હતા અહીંયા આવે એવો નથી કોઈ ઈશ્વર નવરો નથી કોઈ ફૂલ ડેવલપ થાય એવો માણસ નથી હું પોતે જ ભગવાન થઈ ના પ્રથમ મેં ના કહ્યું દાદા ભગવાન હું પોતે નથી શું કહ્યું કારણ મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે અને ભગવાન તો ત્રણસો સાઠ ડિગ્રી કેવું દાદા ભગવાન પ્રગટ થયેલા છે તે હું એમને નમસ્કાર દાદા ભગવાન નામ કરી દાદા ભગવાન અને આ બીજા બધા તો એની જવાબદારી કરે ખબર ને અને એ બધા તો હજુ ભગવાન શું છે એ જાણ્યું નથી લોકોએ ગોડ ઇઝ ક્રિએટર કઈ ઉભા રહે બધા ખબર ને એ સોલ્યુશન થતું નથી ગોડ ઇઝ ક્રિએટ આ સોલ્યુશન જગતું થઈ શકે નહીં થતા સાહેબ બધા આમ સારું છે જે ભક્તો માને ને શાંતિ કરે રહે પછી માને ત્યાં ભગવાન ભગવાન ભગવાન અત્યારે આ કાળમાં થઈ શકે સ્થિતિમાં નથી અત્યારે તો આ કર્યું છે ને ત્યાં ધૂળો રે શું છે પૂર્ણતા પહોંચે નહીં પૂર્ણતા પહોંચે અમને બહાર હિન્દુસ્તાન માને કે કહ્યું પણ અમે ના પાડીએ લોકો અમને માને પણ તમે માનો છો કે ઈશ્વરનો અવતાર થઈ શકે આપ માનો છો કે ઈશ્વરનો અવતાર થઈ શકે ઈશ્વરનો અવતાર થાય અવતાર એટલે શું માલ ડેવલપ થતો થતો થતો જયારે છેલ્લા ચાર બે ચાર અવતાર ડેવલપ બાકી હોય ને ત્યાંથી અવતારી ગણાય છે બાકી ચોથી આવીને મારા પેટમાં કોઈ આવે એવો કોઈ જન્મ નથી ખબર ને તમે સમજાય ને કે ત્યાંથી જે અહીં આગળ દેહ જ લેવા ના રહ્યો અવતાર લેવા ના રહ્યો એ છતાં એ ના આવે અહીં તો આ છેલ્લા અવતારમાં જેનો ડેવલપ થતો થતો થતો છેલ્લા ચાર અવતાર બાકી હોય ત્યારથી અવતારી કહેવાય એના વિચારો એ વિચારો જુદા હોય વાત જુદી હોય તો ભાઈ ને એ સુખે જુદી હોય નિષ્કામ કર્મ એટલે શું નિષ્કામ કર્મ એટલે નિષ્કામ કર્મ એટલે જે કાર્યના ફળના તમે અધિકારી નથી જે કર્મ કરો તેનો ફળના અધિકારી નથી અને કરતા પદનું તમને ખ્યાલ નથી શું કહ્યું કરતા પદ હું શું કરું છું ત્યાં સુધી નિષ્કામ કર્મ થઈ શકે છે જ્યાં સુધી હું કાર્ય કરું છું ત્યાં સુધી નિષ્કામ કર્મ થઈ શકે છે હું કરતો નથી એવું ભાન છે તેને અહંકાર ગયેલો છે અને તે દેહ કામ કર્મ કરે એ બધો નિષ્કામ કરે નિષ્કામ કરનાર બે કરે છે આ લોકો કે અહંકારી સાથે નિષ્કામ કરે એટલે શું કહેવા માંગે છે એ કઈ કામના ના હોય છે લોકોના હિત હિત માટે લોકોને પોતાના સાથ માટે નહીં પણ ફળની ઈચ્છા કર્યા વગર કામ થઈ શકે ફળની ઈચ્છા વગર કામ થઈ શકે ફળની ઈચ્છા સિવાય કોઈ માણસ આ નોકરી કઈ કરે છે ફળની ઈચ્છા વગર ફળની ઈચ્છા તો છે જ ને છે જ ને ફળની ઈચ્છા છે શું છે ફળની ઈચ્છા હા એટલે કહું છું મારી ફળની ઈચ્છા સિવાય અમુક કામ ફળની ઈચ્છા તો ક્યારે જાય કે અહંકાર જાય તો ફળની ઈચ્છા અહંકાર કેવી રીતે જઈ શકે અહંકાર કઈ રીતે જાય બેન અહંકાર કોને કાઢવો છે અહંકાર કાઢી નાખવાનું એટલું સહેલું નથી અહંકાર કાઢી નાખવું એટલું સહેલું નથી એટલું સહેલું નથી એ સહેલું અઘરું એ તમારે જોવાનું ના સવાર સવાર કામ હારે કામ છે પછી એક ચિંતા થાય તો જવાબદારી મારી એક ચિંતા થાય સંસારમાં રહો સારી રીતે છોડીઓ ભણો છોકરા ભણો એક ચિંતા થાય જવાબદારી મારી પણ ચિંતા એ અહંકાર નું કારણ છે ચિંતા એ અહંકાર નું કારણ છે અહંકાર લીધે ચિંતા ભગવાન ઘણું કે છે જીવ તું સિંધને શોધના કરે કૃષ્ણ ને કરવું કરવું જ નહીં એકદમ તો મને એવું કહે મારો ટાઈમ છોડ્યો છે કૃષ્ણ તો ક્યાંય કરતો હોકી જયારે કૃષ્ણ ના હોકું નહીં કાલે મોટી થઈ જાય એક અહંકાર સંસાર ઉભો કરતો અજ્ઞાન અહંકાર શું કહ્યું સંસાર ઉભો કરતો અહંકાર નવો આગળ નો સંસાર બાંધ્યા કરે ભટકવાનો અને બીજો અહંકાર બાંધેલો છે એને છોડવા માટે એટલે એક ચાર્જ અહંકાર એક ડિસ્ચાર્જ અહંકાર નિશ્ચાર્જ અહંકાર કેવો ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ ચાર્જ એ ડિસ્ચાર્જ અહંકાર સમજાવો જરા ડિસ્ચાર્જ અહંકાર હા તમારા ચાર્જ અહંકાર લઈ લઈએ તો તમે આવતા ભાવનો કર્મ પહોંચો નહીં ચિંતા થાય નહીં તમને તો ડિસ્ચાર્જ અહંકાર એટલે શરીર છે એનો નિવેડો પડતા સુધી લાવવો જ પડશે ને બધો એમાં અહંકારની જરૂર પણ આ તો કેટલું કરી શકે બીજું કશું ઉપાધિ ના કરવા જોઈએ મારો નિવેડો લાયા છે ઉઠવા હું કરવા હું ખાવા હું પીવા હું શું કરે થોડું સમજાય છે સમજાય આ ડિસ્ચાર્જ અહંકાર એ છે અને ચાર્જ અહંકાર એ કોશિશ છે એટલે આ જગત કોઝિજ અને effect effect causes effect effect causes ચાલ્યા જ કરે છે એ જ પુનર્જન્મનું સાધન કારણ છે કોઝિજ થયા કરે છે એટલે કોઝિજ એ જ કોઝિજ આવતા ભૂમો કોઈ ઇફેક્ટ થાય છે એ જ ઇફેક્ટમાં કોઝિજ શું થાય છે એટલે ફોરેનર સાયન્ટિસ્ટ પુનર્જન્મ કરવો તો એને પ્રૂફ જોઈતું હતું આપ્યું ત્યારે એને સમજાયું શું કોઝિજ ઇફેક્ટ ઇફેક્ટ કોઝિજ ઘણું શું સરસ તો માણસને શાંતિ કેવી રીતે મળી શકે બેન પૂછે છે માણસને શાંતિ કેવી રીતે મળે શાંતિ કેવી રીતે મળી શકે જિંદગીમાં શાંતિ જોઈતી હોય તો કેવી રીતે મળે આ જિંદગીમાં શાંતિ જોઈતી હોય કેવી રીતે મળે શાંતિ શાંતિ એ તો છોડી ના પાડે શાંતિ એકલી બીજું વધારે જોઈએ છે ને શાંતિ એટલી રીતે તમને એક આપી દઉં તે તારી શાંતિ રહેશે એ બીજું બધા જોઈએ છે કાયમ તમને જિંદગીની અંદર બીજું બટાડું છે કાયમ તમને દરેક જે જિંદગીમાં મુસીબતો તો આવે થાય એવું બટાડું છે હા બટાડું છે શાંતિ એટલી રીતે દવા આપી દઉં એક બે આપણે પડી ગઈ બધા શાંતિ રહેશે શું કહ્યું શાંતિ પણ શાંતિ દવા પડી ગઈ આપી દઉં શાંતિ માટે અને કાયમ દુઃખ તમારી પાસે છે કાલથી તમારું દુઃખ ખરા દુઃખ થવાનું કારણ ભય કે દુઃખ થવાનું કારણ શું અજ્ઞાનતા દુઃખ થવાનું તો અજ્ઞાનતા એટલે શું કે તમારે ચાર રૂમ હતા તમારી પાસે ત્યારે કોઈ મિત્ર આવ્યો હોય બે રૂમ વાળો તે તમારે તમારે વાઈફ શું કે આપણે બહુ સુખી છે આ બે રૂમ આપણે ચાર રૂમ છે બહુ સુખી છે એમ બોલે બોલે ના બોલે હવે પછી પેલા બે રૂમ વાળાને કઈ સરકારે સરકારે લોન આપવાનું કહ્યું એને ગ્રાઉન્ડ ફૂલ બાંધી દીધો પાંચસો રૂમનો અને પછી આપણને વાસણ જમવા બોલાવે આપણને આપણી ને ત્યારે વાઈફને દેખાય રૂમો ત્યારે આપણા વાઈફના મનમાં દુઃખ થાય કે બરી મારે ત્યાં રૂમ ના આવે છો થાય ના થાય હે એ થવાનું કારણ ઈર્ષ્યા ને શા માટે છે પોતાને એવું નથી થયું એટલે પોતાને પોતાને પોતાનું એ મનમાં એ બધું થઈ ગયું આપણું પોતાનું ખબર ને આ અને છ થઈને મારે ચાર ગઈ હવે આ સુખી કહેવાય હું તો સુખી ના કહેવું એવું આ માન ઈર્ષા એ તો દુઃખ છે ઈર્ષા ઈર્ષા કોઈ પણ જાતિ ઈચ્છા વાપરો એ તો ભયંકર દુઃખ છે પણ ઈર્ષા ના પણ હોય ઈર્ષા ના પણ હોય પણ કેટલો મોહ હોય કે ભાઈ આને મારે ચાર પર આ તો આમાં બહુ સુખી છે હું સુખી નથી એવું માન્યતા ઊંધી માન્યતા પછી ઈચ્છા એટલે દુઃખ જ કહેવાય ઈચ્છા તો મૂર્ખ માણસની ઈચ્છા થાય છે અત્યારે ઈચ્છા બધી ઓછી છે પહેલાના જમાનો બહુ ઈચ્છા કારણ અભણ હતા ને બહુ ઈચ્છા અત્યારે ઈચ્છા ઓછી થઈ ગઈ Thank you. અત્યારે ઈચ્છા બધી ઓછી થઈ ગઈ નહીં નથી લાગતું કે બધા ઈચ્છા કરે તમારે જો જગ્યા મળી હોય તો અરે બહુ જ પાર બની ઈચ્છા અત્યારે બધું ઓછું થઈ ગયું અત્યારે મનમાં નિષ્ફળ થઈ ગયા આપણે શું એનો ભાગ એ ભોગવે છે શું થઈ જાય એટલે પ્રેમ તૂટી ગયો પ્રેમ એ પ્રેમ નો સવાલ હતો ઈચ્છા જે હતી એ પ્રેમે કુ હતો શું હતું આ પ્રેમ તૂટી ગયો એટલે ઈચ્છા એવી તૂટી ગઈ પહેલા બહુ પ્રેમ ગાઢ પ્રેમ હતો અને ગાઢ પ્રેમ હોય તો ઈચ્છા બહુ હોય અને રાગે બહુ હોય તમને ખુશ થાય ત્યારે એકદમ ખુશ ના ખુશ થાય ઈચ્છા બળ્યા કરે નહીં બધી જાતના પ્રશ્નો પૂછે તમારે ઘર ખાનગી બધા સંસારના સંબંધના મોક્ષમાં જવાના બધા જાતના એ વિચાર કરવાનો સૌ બધી પૂછી શકો તમારે જે જોઈતી આપવા તૈયાર છું અહંકાર કાઢવો હોય નિર્લય નિર્વિકલ્પ સમાધિ જોઈતી હોય દિવ્ય ચક્ષુ જોઈતા હોય જે તમારે જોઈતી આપવા તૈયાર છે જે માગો એ આપવા તૈયાર છે નિર્વિકલ્પ સમાધિ માટે માનતું જોઈએ ને એમ કે નિર્વિકલ્પ સમાધિ માટે માનસિક ભૂમિકા જોઈએ ને સામાન્ય માણસ નિર્વિકલ્પ સમાધિ હિન્દુસ્તાન માં હોતો જ નથી હિન્દુસ્તાનમાં સામાન્ય માણસ હોતો જ નથી લોકોએ સામાન્ય બનાવ્યો છે લોકો એ તમે અધિકારી નથી એવું કે છે બિચારો ડિસ્કનેક્ટ થાય તેમાં કહેનાર જ અધિકારી નથી કે ભગવાન લુગડા પહેરીને ફરે છે અને ધોળા લુગડા પહેરે છે એ જ અધિકારી નથી ગાર પડે શું થાય એમનું મોડું સારું દેખાય ના એમને ટેકાઈએ અધિકારી કોને કહેવાય અધિકારી કોને કહેવાય અધિકારી મને જે ભેગો થાય એ અધિકારી હોય છે કુદરત એને મેળવી આવે છે બધું ભેગો કરી આપે એટલે મને આવી કુદરતી સાહેબ હું અધિકારી મને બદલવા માટે તું અધિકારી શું કહે કારણ કુદરત કારણ માગે એ માગે આપવા તૈયાર એ જે માગે પાછું હું નિમિત્ત છું તમારે ઘરનું આપું છું શું કહ્યું ને ફક્ત ચાવી મારી પાસે મારા ઘરનું નથી આપતું તમારા ઘરનું પણ જે માગો કોઈ લાખો અવતારમાં ના થાય એવી વસ્તુ ત્યાં દસ લાખ વચ્ચે આવું છૂટે વિજ્ઞાન બહાર પડે છે કોને અક્રમ વિજ્ઞાન કહેવાય અત્યારે પચાસ એક હજાર માણસો ઇન્ડિયામાં એ ધંધા રોજગાર બધું કરે છોડીઓ ભણાવે છોકરા ભણાવે પણ નિર્ણય પર બનેલું નહીં ને પેલા ચાર ચાર લીટર નહીં થયેલા આખા આખી દુનિયામાં ચાર મિલિયન થઈ શકે પુણ્ય છે હું તો નિમિત્ત છું પુણ્ય એટલે શું પુણ્ય એટલે લોકોને બે પ્રકારના પુણ્ય સંસારિક ભૌતિક સુખો જોઈતા હોય તો ભૌતિક સુખ સુખો બીજા જીવોને આપો એમના પુણ્ય કહેવાય બીજા જીવોને સુખ આપવું એ પુણ્ય કહેવાય બીજા જીવોને દુઃખ આપવું એ પાપ કહેવાય શું કહ્યું એ પછી કોઈ પણ જાતના જીવો હોય મનુષ્ય હોય જાનવર હોય બીજે બધાને પણ સુખ આપવું એ જ પણ છે અને દુઃખ આપવું એ પાપ છે તો ખબર ને એટલે ભૌતિક સુખો મળે હવે જેને ભૌતિક સુખની ઈચ્છા થઈ રહે ખલાસ થી જાય અને પોતે અધ્યાત્મ જોઈએ છે એટલે પછી જે આપે છે બીજા જીવન સુખ તે અભ્યાસ કરવા માટે થાય છે પુણ્ય બે પ્રકારના પુણ્ય કહેવાય પેલું પાપાનું બધી પુણ્ય કહેવાય ભૌતિક સુખો માટેનું અને આ પુણ્યાનું બધી પુન કહેવાય બરોબર ને એ મોક્ષે લઈ જાય છે બધી ફેક કશું જાણવા મળશે ફેક કોઈ બહાર પડ્યું નથી કારણ કે ચાર વેદના ઉપરી હોય તો એના કરી શકે છે ચાર વેદ ભણી રહ્યો નહીં કે વેદ શું બોલે this is not that this is not that this is not that તમે આત્મા ખોલો છે તે નો શું કહે આટલા બધા વેદ ગુણ્યા તો આત્મા પ્રાપ્ત ના થાય ના આત્મા આમાં હોય જ નહીં અવક્તવ્ય અને અવર્ણનીય છે શબ્દરૂપ નથી આત્મા શબ્દરૂપ નથી એટલે અવક્તવ્ય છે અવર્ણનીય છે એટલે ચાર વેદના ઉપરી એવા ભેદ વિજ્ઞાની પાસે જાઓ તો તમને ત્યાં અચિંત્ય ચિંતનમ એટલે શું ચિંતન અચિંત્ય ચિંતન અચિંત્ય ચિંતન એટલે શું અચિંત્ય ચિંતન અચિંત્ય ચિંતન અચિંત્ય અચિંત્ય એટલે જો આપણી કલ્પના ન પહોંચે એ ચિંતવી શકાય નહીં એવું ચિંતન તો તમે શી બાબતો પૂછવા માંગો છો એ પણ આત્માને અચિંત્ય ચિંતા મળી કરો છો કેવું કહેવાય છે आत्मा ने कैसे की पति का बनना पति है कि नहीं कहां गए कोई बंद से तो शब्द पो थे ही अवर्णिय अवक्त है हर सिद्ध चिंतामणि तो પછી એનું ચિંતન કેમ રીતે થાય તો પછી એને નહી એટલે ગારીપુર કવાર પાપ ધોયા લે તો મને દ્રપ્તિ કે રત રાત્ર સીત તમારી ભૌતિક જન્મક છે કેમ છે તમાય દ્રષ્ટિએ પર ભૌતિક જન્મક છે કે જ્ઞાની ગુરુ અધ્યાત્મ આત્મ કરી આપે સમજો ને ત્યારે દ્રષ્ટિ પહોંચે ને તો પછી અત્યંત ચિંતામણી આત્મા આવે અત્યંત આ તો બધું જે જાણો છો ને એ તો બધું વિકલ્પો છે આ બધા અત્યારે બધી ચોપડી એમણે કહ્યું બધા વિકલ્પો છે સાચી વાત એક જ છે દાડા કાઢે છે એમ લોકો કારણ મૂળ પુરુષ મળતા નથી બે જ ત્યાં આખા વર્લ્ડમાં કોઈ વખત જ્ઞાની પુરુષ આવે તે જ્ઞાની કોને કહેવાય આપણે હિન્દુસ્તાન વીસ હજાર જ્ઞાની જ્ઞાની ચાલે નહીં જ્ઞાની તો જરા સહેજ પણ બુદ્ધિ ના હોય તે કલ્યાણ કરે લોકો શું કહ્યું એક સહેજ પણ બુદ્ધિ ના હોય ત્યારે કલ્યાણ કરે આ બુદ્ધિશાળી જ્ઞાનીઓ એને જ આપણે કહીએ સાહેબ તમારી વાત બરોબર નહીં લાગતી એટલે ફેર મળે એમાં તું ફેણ મળ્યું હું ફેણ મળું તો આપણે કામ ધંધો શું થાય ને ઘડીવાર ના આવે આપણા ફેણિયા જરા ખસરાવો રૂપિયો તો બેરો બોલે ફકટ નહીં ગમે તેવો હોય પછી ભગવાન કેવડાવતો ગમે તે કેવડાવતો ખસડાવો બોધો ફકટ પણ ગા બોલીએ મારીએ તો કારણ કે વધતા કોણ તમે માનો છો બેન પૂછે છે એટલું પૂછી લો બધા ખુલાસો તમામ પ્રકારના કહી દો આ એક કલાક જાય છે બહુ કિંમતી છે સમજણ પડે તો કેવી રીતે ના કશું અર્થ નથી આત્મજ્ઞાન માટે શું રસ્તો લેવો જોઈએ આત્મજ્ઞાન માટે શું રસ્તો લેવો રસ્તો હું દેખાડું રસ્તે તો આ તમે તમે કાલની વાત કેટલીક વાતો તમને કાલની કહી હોય ને તે તમને આ યાદ ના હોય એટલે નબળીઓ છે માણસ નબળા માણસને શું રસ્તો દેખાય છે એટલે પછી અમે શું કરીએ હવે આમ કર્યું પ્રભુ ભગવાનની કૃપા ઉતારે એને લાગી પાડી દઈએ પછી તમને દેખાડી કે હવે આ પ્રમાણ કર્યા શક્તિ તમારું ઉત્પન્ન થયા પછી જરૂર પણ એકવાર તમે તમે આમ કહો કે મને ભગવાન મળ્યા તો લાગે લાગે ના પડે તમે તેને રસ્તો દેખાડું કે રસ્તો દેખાડું છું શું કરવાનો થાય ભૂલી જશે બે દાડા પણ શરૂઆત તો કરવી જોઈએ ને શરૂઆત તો કરવી જોઈએ ને શરૂઆત તો અમારે કરવી જોઈએ ને કરી હોય તો તમારે પોતાને શક્તિ કરવું હોય આગળ તો તે રસ્તો દેખાડવો કઈ પણ આ બેનું મિલાપ ન થઈ શકે બંને રસ્તાઓનું મિલાપ ના થઈ શકે બંને નું તમે બંને રસ્તાઓનો મિલાપ ના થઈ શકે બે રસ્તા કયા ને તમે આ તો રસ્તો જ ના આ તો લીક માર્ગ શું છે બે હરકત થઈ શકે લીક તો આ બે હવા ભક્ત ચર્ચ્યું તો આજકાલ બહાર કાઢશે નહીં અને પેલો પગથિયે પગથિયા ચડતા ચડતા વળી પાછો તમે પાંચ હજાર પગથિયા ચડો ત્યાર પછી ઘડવાનું મળે શું નામ તમારું શ્યામ શ્યામ શ્યામ શ્યામ એ શ્યામ આવો ફેરફીન છે એટલે ચડતા ઉતરતા આ ભટક ભટકી કરી ત્યાં સુધી આ પગથિયા ચડ્યા નથી આ જે સરોયું છે તે જ પગથિયા બહુ જરાક આડું અવડું બોલે કે મન તૂટી જાય આ આ ચડ્યા આપણે કઈ ચડ્યા છે તમે ચડ્યા છે બહુ જરા આડું અવડું બોલે મન બગડી ગયું બહુ ફ્રેક્ચર થઈ ગયેલો મન છે આ ફ્રેક્ચર કોઈને થોડા ઓછા થયેલા એમ કોઈ વધારે થયેલા પણ આ આમાં તમારે જવું હોય તો રસ્તો દેખાય એક જણ રસ્તો દેખાયો હતો ને પછી તો તે કરાવ્યા છે થયું નહીં આ તમે તમને અત્યારે તમારે એને કશું વળવાની જરૂર જ નથી ત્યાં વળી પડે છે શું થાય છે વળવાની જરૂર ખરી નહીં જરૂર ખરી ને આમ જરૂર નહીં તો કેમ વળી પડે છે વય પરિચય અહંકાર ઉત્પન્ન થાય છે મને માર્યો મને જ મનુષ્ય નો સ્વભાવ છે સ્વભાવ નથી અહંકાર ઉભો થાય છે કે મને માર્યું મને કર્યું એવું બધું થાય છે એટલે પછી વળાઈ જાય છે વળવું નથી હોતું ના પણ વળવું નથી કયા કયા આધારે તો વળવું નથી કારણ જે આધાર છે તમારી પાસે વળવું નથી એવું આધાર એટલે મારું એવું મેં જે વાંચ્યું છે એના પ્રમાણે મારું એવું માનસ છે શરીર શરીર તમારું તમને મારે તો વડવાનું નથી એવું કયા કારણથી તમે લઈ શકો કારણ કે હું શરીરથી એટેચ શરીરથી હું બંધાયેલો છું શરીરથી બંધાયેલો છું એટલે એટલે અટેક કરવાનું મન થાય ના પણ એમ નહીં વડે વડે તો તમે કઈ કયું એવું જ્ઞાન છે તેના આધારે તમે ક્ષમતા રાખી શકો જ્ઞાન હોવું જોઈએ ક્ષમતા રાખવાનું સાધન હોવું જોઈએ ક્ષમતા સંતોષપૂર્વક રહેવી જોઈએ કે સિગ્નેચર દબાયેલી કે સહનથી કરેલી ક્ષમતા ના કહેવાય તો એટલે તમને ગાગ વળે કે બે ધોલ મારે તો એ વાસ્તિક હું તમને સમજણ પાડું કે વાસ્તિક તમારા કર્ણ ઉદય તમને આ નિમિત્ત મળી આવ્યો છે શું થયું છે ઉદય તમારા કર્મનો છે આ એ કર્મ ફળ આપે છે પેલા નિમિત્તની મારફત તો તમારે એ કર્મનો ફળ ભોગવી લેવાનું અને ક્ષમતાપૂર્વક ભોગવી લેવાનું સમજ ને આ તમારો કર્મ તો ભોગવવા જ પડશે ને તમને સમજ પડે છે ને અને પેલો હોમો નિમિત્ત છે અને ડુંગર ઉપરથી એક પથ્થર આવડાવેલો ગબડતો ગબડતો તમારી પર પડે તો ત્યાં આગળ તમે ગુસ્સે નહીં થતા નહીં કેમ અહીં કોઈ દેખાતો નથી તમે દેખાતા લડો છો પણ એ ડુંગર જ છે એ ડુંગર જ છે આ તમને ગેરંટી આપું છું કે એ ડુંગર જ છે શું કહે કારણ કે તમારું નિમિત્ત છે ખાલી સમજો આ કદના ઉદય જો આટલું માને આવું આ જ્ઞાન હાથે રહેતું હોય તો માણસ શાંતિ રહે ડોલર લઈ ગયો હજાર ડોલર માં ઇફોકીન લઈ ગયો લોહી કાઢીને તો પણ મારા જ કર્મ ઉદય છે અને હું ભોગવું છું એ નિમિત્ત છે એટલે એના તરફ તમારે ખરાબ દ્રષ્ટિ થાય અને તો છૂટાય નહીં છૂટાય નહીં તમારા કર ન હોય તો આ દુનિયામાં કોઈ તમારો વાળ પણ વાકો ન કરી શકે એવું આ નિરંતર ન્યાયવાળું જગત છે સેકન્ડે સેકન્ડે ન્યાય જ કરી રહ્યું